દેશની અંદર આટલી ગરીબાઈ છે ભારતમાં તો અમેરિકાનો એમ કે ત્યાં બધી ગાયો જનાવર છે તો તમે ખાવું જોઈએ એમ કે એ તો એમનો અભિપ્રાય છે એ ખાય ને એટલે એ જાણે બધા ના ખાય આ બધા ખાય તો સારું જો પણ એ છે તે આપણે જાનવરો હોય છે ને તે હિંસક જાનવરો તે જ છે તે માંસ ખાય બાકી આ ગાય ભેંસ એ બધા ઘોડ એ ના ખાય ભૂખ્યા હોય તે ના પણ લોકો તો બધા ખાતા આયેલા જ છે અને પેઢીઓ ગતિ જ ખાતા આયેલા આપડે તો પેઢીઓ ગતિ જોયેલું જ નથી આ કારણ કે અનાજ પુષ્કર ભરપટે ભાગે એટલે આપણું હાથ કોરું છે એકદમ ત્યાં એક મરઘી કાપી હોય તો મરઘી આમ ખખડાટ થાય ત્યાં સહન પોતાને ઊંઘ ના આવે દયાળુ બહુ દયા થાય પેલા તો દયા ના મુસલમાન લોકો છે તે પોતે ને ખાય એ લોકો ને કઈ નહીં થાય જીવ એ લોકો તો મારી મુસલમાનો પોતે જે કાપીને ખાય છે તો તે લોકોને કઈ થાય નહીં ના કોઈને કહ્યું ના મુસલમાનો બધા બધા બધા કાપીને ખાય બધા કાપીને ખાઈ જાય જયારે ખાવા ના હોય ને તો ગમે તે બકરું જળીને કાપી ખાઈ જાય એક હિન્દુસ્તાન એકલું જ છે હા એ તો પછી એ લોકો એવું છે ને બન્નારસો નામ તે સાંભળેલું છે બન્નારસો ગ્રેટ રાઇટર બન્નારસો ફિલોસોફર બનનાર સ્વામિનારાયણ તે બનનાર સ્વામી કે મારું પેટ છે એ છતાં કુકડા મરઘાનું કે બકરાનું એ છતાં કબ્રસ્તાન નથી કે શું કે કરવાનું બોડી આમાં બી ના હોય દાંટવાની છે પછી ફરી પૂછ્યું કે પણ તમે ફાયદો શું કે I want to be civilise પશુતા કહેવાય ને માણસતા ના કહેવાય માણસતા ના કહેવાય માણસતા તો હા કોકના બચ્ચાને ખાઈ જવું એ આપણા બચ્ચાનું ખાઈ જાય શું થાય એવો વિચાર આવે કોકના બચ્ચા આપણે થઈ જઈએ તો આપણા બચ્ચાનું થઈ જાય શું થાય એવો વિચાર આવે એટલે માણસ કહેવાય અમે તો એવો વિચાર જ નહીં ને જે કેમ નહીં આવે તો એ લોકોને વિચાર કેમ નહીં ખોરાક મૂળથી એટલે જડતા જડતા જ ઉત્પન્ન થાય આપણે એને બહારના વિચાર બહુ આવે બહારની બુદ્ધિ બહુ જબરદસ્ત આવે આ બધા ફળા ફળાફળ કરી આપણું બાળવાનું આપડા ના થાય બધું બહારની બુદ્ધિ બહુ હોય આંતરિક વિચાર ના આંતરિક એ તો હા બાયરી જોડે લડે ને યવ યવ યવ કરીને ત્યારે પાણી તે ઝઘડો કરીને તકરાર છૂટા પડી જાય અને આપડે તો ભેગા રહીને દાડા કાઢે જેમ તેમ કરી નભાઈ લે એ નફાઈ લેવાનું શીખે જ નહીં ને અને તો એમને ઇન્દ્રિયોમાં જ મત રાખો દાડો બીજા વિચાર જ નહીં જ્ઞાન ની કઈ વાતો કહો છે હિન્દુસ્તાન થી અમેરિકા નવ હજાર મેળવ્યો છે કે નહીં તેર હજાર તેર હજાર ચોક્કસ તેર હજાર ઇંગ્લેન્ડ થી કેટલું છે છ થી આઠ હજાર ઇંગ્લેન્ડ થી ભારત ઇંગ્લેન્ડ થી આમ સીધું જોવા જઈએ તો નહીં એમ માને દારૂ હોય તો ચોટી ગયો છૂટે નહીં પણ આરો સુધી આમાં છોડવાનું તો આપણે ના ખાઈએ એટલે કશું એવું ને આમ છૂટી જાય પણ ત્યાં ત્યાં જોઈ તમારી આંખની આગળ એટલે થોડા વખત પાછું ચાલુ થઈ જાય આમ આમ આમ છૂટી જાય પણ એમ કે બાદ થોડા વખત પછી બાદ ચાલુ થઈ જાય એમ ચાલો આપડે નક્કી કરીએ નક્કી કરવું પડે આપડે નક્કી કરીએ નહીં ખાવાનું એટલે નહીં ખાવાનું નહીં તો તું માગું તો આશીર્વાદ આપું હું પ્રોમિસ પ્રોમિસ મને આપી દે પ્રોમિસ આપી એટલે ના હરાવે શું કહ્યું પ્રોમિસ કઈ ગયો ને આધાર આપીશ તારી ઈચ્છા કરી ને તારી કરી ને તો પછી પ્રોમિસ અમે તને શક્તિ આપીશું અને તું અમને પ્રોમિસ આપશે કે હું નહીં આવે શું હોય મેં એક માણસ મારી પાસે અમારે સિગરેટ ને બધું છોડાય નહીં એની મેરે છૂટી જવું જોઈએ કેવું અમે જ્ઞાની ને તે એની મેરે ખરી પડે છૂટી જવું એની મેરે તરત સમજ પડી ને એટલે પછી પણ એક માણસ એવો હતો ડોક્ટર તે મને કે છે આ હું તમને પંદર હજાર ચેકિંગ કરું છું મેં પેલા પૂછ્યું કેમ તેમ ચેક કરો છો કે તમને વધુ પંદર વર્ષ જીવન જગત નું કલ્યાણ થઈ જાય એટલા માટે અમારે તબિયત બગડી ગઈ તો ડોક્ટર એ ટ્રીટમેન્ટ કરતા હતા શું હવે એ ડાક્ટરે પછી શું કહ્યું કે હું ઘણા ઘણા કહું કે તમે ફી લઈ લો ને ફી લેવા ના ભાઈ કે તમે તો સેવા કરીએ તમારી પછી એક દાડો પોતે જ કહેવા મળે મને ફી આપો એટલે મને સારું લાગ્યું બોથા બોજો ને આપણે ઉપકાર તારા પર કોઈ ઉપકાર કર્યો તને બોજો ના લાગે એવું મને બોજો લાગે તો એમાં સારું થયું મેં નિર્ભય કહ્યું એને કે રાખીને ખુશ કરી નાખો ડાક્ટર કે આપવું જ પડશે કે છે આમ શું હું આપવા તૈયાર છું આવું જ બોલો છું તકના માગીએ તે આપવું પડશે કબૂલ કે તમારે બીડી સિગરેટ ઉકો તો બધું મને આપી દો કે મેં પ્રોમિસ કરી દીધું પછી મારા વિચારમાં નથી આવ્યો પછી તમે પીયું કે નહીં તે ડોક્ટર થોડો જોવા આવવાનો તમને દાદા કે પ્રોમિસ આપેલું ત્યાંથી ના પણ દાદા દાદા કે મને એવો થોટ્સ પણ નથી આ મારે પીવું પીવું જોવા કેલો તને પ્રોમિસ કર્યું નહીં પ્રોમિસ એટલે પ્રોમિસ પણ એ એમ કે કે કદાચ તમે પીયું તો ડોક્ટર થોડો જોવા આવવાનો હતો એટલે પ્રામીસ એ પછી અંધારામાં ના ચાલે ને ના ચાલે પ્રામીસ એટલે પ્રામીસ આમ કરી પ્રામીસ આપીએ પછી અમે ફેરફાર ના થઈએ કોઈ ક્યારે અમારા વાઈફ મીરાબા છે મોટી ઉંમર મોટી ઉંમરમાં આંખ ઉપર કશું ફોલી થઈ છે ડોક્ટર ઓપરેશન કરવા ગયા આંખ જતી રહી ને તો પછી લોકો કે છે તમે ફરી મેરેજ કરો કે છે શું કે છે દાદા ના અમે પ્રોમિસ આપેલું છે પણ તે વખતે પ્રામિસ એટલે પ્રામિસ માણસ પ્રામિસ ના પાડે તો બીજું શું કરી શકવાનું પ્રામિસ નું પાડવું છે સારું કહેવાય ને તને કેમ લાગે છે એ ડાક્ટર જોવા ના આવે ચોરી જ કહેવાય મારા મનથી ચોરી કરું છું એવું મનથી ચોરી કરતો જ નહીં આ દેહ માં જ રહેતો નથી ને આ દેહ નો પાડોશી તરીકે છું આ તારી જોડે કોણ વાત કરે તને ખબર છે કે જોઈ કોણ વાત કરે તારી એ તું કયા તારી જોડે કોણ વાત કરે છે બોલે જે લાગે છે ને તો પછી હું અહીં ઉઠીને જઈશ તો આ એવી જ વાત કરશે એના જ એટલે ત્રણસો ડોલર નું દાદા ત્રણસો ડોલર નો થઈ ગયા દાદા વાત નથી કરતા ઓરિજિનલ ટેપ રેકર્ડ વાત કરે છે આ ઓરિજિનલ છે ઓરિજિનલ ટેપ રેકર્ડ વાત કરે છે અને દાદા જોયા કરે છે શું અહીં બોલે છે ભૂલચૂક ક્યાં થાય છે જોયા કરે છે એટલે માલકી વાણી છે ઓનરશીપ વગર ત્યાં પર કરતા હા હોય તો બીજી ઉતરે ઉતરે નહીં મનુષ્યમાં સુખ વધારે છે માં जानवर में सुख વધારે છે કે મનુષ્યમાં હેપીનેસ કોણ વધારે એનિમલ એનિમલ્સમાં કે પછી મનુષ્યમાં કોનો વધારે સુખ એનિમલ્સમાં એ કે એનિમલ્સમાં જાનવરમાં શું સુખ છે આગળ ઘાસ કઈ સુઈ ગયા નિરાતે ઘાસ કઈ એ લોકો ખાઈ પીને શાંતિ થી રહી છે એ ખાઈ પીને શાંતિ થી રહી બીજી ચિંતા નહીં ને આપડે તો બધી ચિંતા ના હોય ચિંતા એને ચિંતા ના હોય પણ ખાવા પીવાનું પૂરું મળે નઈ એટલે આખો દાડો ભૂખ ની દર્દ થયા કરે બિચારા એટલે જાણતા ફર્યા કરે આ ખોતી આ લોકો ખાવા પીવાનું મળે ત્યાં ચિંતા કરે હું અહીંયા તો આ તો પણ જાનવરને કઈ દુઃખ આ દેશમાં તો જાનવરને કઈ દુઃખ મળે જ નહીં કશું દુઃખ નહીં આ જાનવર આ દેશમાં કશું જાનવર દુઃખ નહીં જીવતા કાપી નાખ્યું સાધુ માણસ જોઈએ એ લોકોનું એમને મરી ગયું હોય તો મોત ના થાય કાપેલું જોઈએ પોતે જોઈએ ચાલો ફોન કરીને શીખ લો પહેલા બોલાવી જ્યાં અવલંબન જ ના લેવું પડે આમાં તો અવલંબન ધણી નું અવલંબન લેવું પડે છોકરા નું અવલંબન લેવું પડે મા બાપ નું અવલંબન લેવું પડે સરકાર નું અવલંબન લેવું પડે પોલીસ વાળાનું અવલંબન લેવું પડે જ્યાં તો અવલંબન એક બે ત્રણ ખાવા ના મળે તો માસ એ થઈ જાય એટલો થઈ જાય પૂરનું ના મળે ચાલે ખાવાનું મળે ના મળે ચાલે ટેપ ની વાત કરી તો દરેક ની અંદર ટેપિંગ થયેલું જ છે બધા ટેપિંગ થયેલા છે પણ પેલા અહંકાર લઈને બોલે નઈ તો હું બોલ્યો કે ઓહો મોટો બોલનારો આવ્યો હવે એ ટેપ માંથી જે બોલાય છે દરેક સંજોગો ના આધીન અવાજ નીકળે અંદરથી હવે એ મનુષ્ય ગુજરી જાય તો ત્યારે તે ટેપ નો એન્ડ આવી જાય પેલી ટેપ નો એન્ડ આવ્યો નવી નવું નવું ટેપ હતો નવું લઈને આવે ત્યાં કોઝી ટેપો લઈ ગયો છે એ પછી ઇફેક્ટિવ ટેપ થઈ જશે ઇફેક્ટિવ મારા મળા પર દુઃખ દેખાય છે એવું થવું છે એ તો નાના છોકરા સમજણ પડે ને ના મળે પર દુઃખ નથી તો કેટલા દુઃખ છે એ દુઃખ આમ દુઃખ બધું અંદર ચિંતા ઉપાતી હોય ને છોતેર વર્ષે જલેબી સાંભળે શું સાંભળે જલેબી ભજીયા સાંભળે આ ડોહામાં જલેબી આખી જિંદગી જલેબી ખાધો તો છોડતો નથી ખીચડી કરી ચાલે ઘી વગર ની ખીચડી તો આનંદ મળે છે ને લોકો જલેબી ખાય તો એવા મળે દિવસ પિતા જેવા મળે બાકી બહુ ઉકલ ઉકલી મારી જોડે બધા આનંદ માં આવે તેથી આવે છે ને દોડે ત્યાંથી દોડે મારી કોઈ વાર બેન કે કોઈ પણ વાંચવામાં આગલા જન્મ યાદ રહી જાય તે ખરું એવું થાય એમ કે ઘણી વાર વાંચ્યું છે કે પૂર્વજન્મ નું ઘણી વાર એમ કે યાદ આવે છે પૂર્વજન્મ નું કોઈને યાદ રહી જાય છે તો એ વાત સાચી સાચી સાચી વાત કોઈને નોની ઉંમર નો ચાર યાદ હોય ને કોઈને દસ વર્ષ નું યાદ ના હોય એવું આ પૂર્વજન્મ નું યાદ રહી જાય કેમ રહી જાય એ તો મરતી વખતે દુઃખ ના પડ્યું હોય ત્યાં આગલી ગયા આવતા મરતી વખતે દુઃખ ના પડ્યું હોય અને પછી મધર સારી મળી હોય ને તે મરચું ને બધું બધું હળાવરી ખાય નઈ એટલે દુઃખ ના પડે તો પછી યાદ રહી જાય દુઃખ પડવાથી ભૂલી જાય બધું યાદ રહે જીવ તેનો તે જ ને હા ખોખા બદલાયા કરે બીજું બધાને કેમ યાદ કેમ નથી રહેતું બધાને ના રે બધાને મરી જાય દુઃખ દુઃખમાં મરી જાય પછી મારા પેટમાં પારો કેમ દુખતો એટલે ના રે કોક ને રે તો પછી આ બીજા જન્મ માં એ લોકો ને એ જે જો મેં એક વાર વાંચેલું કે નાની છોકરીને યાદ રહી ગયેલું એના આગલા પહેલા જન્મ નું યાદ રહી ગયેલું તો એ એક ગામમાં ગઈને એને કહ્યું કે આ મારું ઘર છે ને આ મારો હસબન્ડ હતો ને આ મારો છોકરો હતો તો એની એની ઉપર એનો જો હક રહીએ એમ કે એક એક છોકરી હતી તો એને પાછલા બહુ નું યાદ આવ્યું અને એ પાટલા ભાવ માં જ્યાં રહેતી હતી ત્યાં ગઈ હા કે આ મારું ઘર આ મારું હસબન્ડ કે આ બધું મારું હતું એમ કે તો શું તો એ પાછલા ભાવ નું જે એની પ્રોપર્ટી છે એના પર અક્રય કરો ના ઓકે ઓકે એકલું ઓળખે ઓળખે એકલું એટલે આપડે આ લાઈટ એન્ડ થાય એટલે આપડે બધા લાઈટ મૂકીને જ જવાના અહીંયા બધું લાઈટ મૂકીને જવાના બધો સંબંધ બધો છૂટી જાય ફરી નવો પાછો બોતતો ગયો એની જોડે જોડે જે ભાવ કરો મનથી તમે રાગ દ્વેષ કર્યા કરે એની પર રાગ કરે દ્વેષ કરે રાગ કરે દ્વેષ કરે પછી એમ ફરી નવો પાછો બંધાય અને ચૂનો છૂટતો જાય એટલે causes and effect causes and effect તો ઇફેક્ટ ભોગવાઈ જાય અને કોઝિઝ પાસે નવા પડતા જાય એ કોઝિઝ પછી ઇફેક્ટ રૂપે આવે એવું causes and effect effect causes cause and effect causes ચાલ્યા જ કરે છે તો દાદા શું કરે છે જ્ઞાનમાં પડે એ કોઝિસ ને સ્ટોપ કરી દે છે તો નવા કોઝિસ બિલ્ડઅપ નહીં થાય નેક્સ્ટ લાઈફ માટે અને ઇફેક્ટ છે તે આપણે ક્લિયર કરવાની રહે આ લાઈફમાં અને કોઈ પર તિરસ્કાર આવે કરો ગુસ્સો આવે તો એ તિરસ્કાર એ વારો ફરી ભેગું થશે શું કે છે આવતા આવતા ના જોઈતો હોય તો તિરસ્કાર ના કરો તેમ છતાં એની જોડે સમાધાન ના ના પ્રેમ એ બહુ ના કરો એમને સમાધાન રહો શું કે છે કે જે શબ્દ અમુક વાપરો બહુ મોટા કોઈ પણ પર્સન તિરસ્કાર થી આવતો બહુ જોઈન થયું ફરી પાછો આવતો બધો ભેગો થાય જે ગમે નહીં ને તિરસ્કાર એટલે ના ગમતા ઉપર તિરસ્કાર કરે માણસ દરેક જણ કરે તું એક ને આ બધા કરે એ ના ગમતા ઉપર તિરસ્કાર કરે અને પછી આવતો બહુ પછી એને ભેગો થાય એટલે સારા માણસ ની ઉપર ભેગા થાય સારું બાકી આમ જો <laughs> આપણને ભાવ આવે પાછો લાઈટ થાય લાઈટ થાય ને અને કે છે પણ તારામાં અક્કલ નથી ડિસલાઈક થાય ના થાય હા તે એવું ના થયું Like and dislike, like and dislike. Actually, not so bad. મને મારે આશીર્વાદ આપ ગુનો નથી ખરી રીતે જોવા એકચ્યુઅલી એક્ઝેક્ટ એનો જોવામાં આવે ને તો એનો ગુનો નથી આપણો મને મારે છે ને તેમાં એ મારના નિમિત્ત છે મારો દોષ છે પેલા નો એનો નિકાલ થવા માટે નિમિત્ત એ બન્યો પછી એ ભોગવશે એનું ભોગવ છે હું તો મારું ભોગવી રહ્યો છું એટલે હું મારું ભોગવી રહ્યો છું એટલે હું મારો હિસાબ ચૂપ થઈ જાય ચોપડો ચોખ્ખો થાય આપણને આજે મારે છે હિસાબ પૂરો કરવા માટે એ અત્યારે દોષિત નથી એ તો જસ્ટ મીન્સ જસ્ટ મીન્સ છે આપણો હિસાબ પૂરો કરવા માટે મૂળ ઓરિજિનલ તો આપણું જ હોય છે કોઈ પણ આપણે રોજ હાથ તોડી નાખતો હાથો મારતો પણ તે રાગદેશ ના કર્યો ફરી બધો ભેગો થાય જે નથી ગમતો એ બધો ફરી ભેગો થાય જોકે તો તે વર્ષ બે વર્ષ પછી ખરાબ થઈ ગયા મેરેજ પુણ્ય એમનું જબરદસ્ત નહીં તમને મારતા શું મારે છાતી એવું છાતી તો દેખાતો સારું સારું ખાવાનું કરી આપે તો આવ્યું અમારે હવે સ્ત્રી થાય તારે ના દોષ તું પુરુષ થઈ તો કોઈ તારું નામ દે સ્ત્રી થાય તને ગુનેગારી આ પછી એને નો હિસાબ ક્યારે મળે એને હું કહ્યું હોય તો એને મળે એ છે એને એને એનો હિસાબ ક્યારે મળે એને જો એવું કર્યું હોય તો એને જો હેરાન કર્યા હોય તો એને એનો હિસાબ ક્યારે મળે હિસાબે એને મળે આ ન્યાય છોડે નહીં કોઈને કુદરતી નેચરલ બહુ જ હિસાબ મળે તો ફરી હા જાનવર માં જવાના ફરી ફરી હા મનુષ્ય પણ કોક પાછું જરા જાનવરી ટેવ છે ને વાઇલ્ડ વાઇલ્ડ ટેવો છે ને એ વાઇલ્ડ માં જ જાય છોકરાઓ વાઇલ્ડ માં ના જાય ને હવે ના જાય ના બેન લગ્ન નથી કર્યા કે તમારે કરવાનું નથી તમે દાદા મળ્યા પછી આવું છું લગ્ન કરીએ આ બેનો ઇન્ડિયા આવે છે આમ આવે આમ બે બહેનો આમાં આવે બેન ને વાત કરતા ફાવે લગ્ન કર્યા નથી ને આમાં નથી કર્યા દાદા એ ચાર પાંચ ચાર પાંચ એટલે કે અમારે લગ્ન નથી કરવા ઘણી વખત ચાલશે <laughs> ચાલશે હવે ચાલશે દાદા મળ્યા પછી કારણ વિજ્ઞાન એવું આપું છું ને ઘણી વખત ચાલે એવું રાત ધારો કર્યા તારે તો એક દાડા લીધી ને તારી દાદા એના લીધે તો આયા તે એના લીધે એક દાડો ત્યાં તો આયા નઈ તે તો દબાવતી ને પગ દબાવતી હતી દબાડ્યા મીનાને લેવા જવાનું સમજણ પડે નહીં ને શું કરવાનું બેને સમજ પાડો સમાપ્ત એ ભાઈ શું કે છે કરી નાખો પણ પેલા માણસ નું પછી શું થાય આપણે સંભાવે નિકાલ તો કરી નાખ્યો પણ પછી સામા માણસ નું શું થાય એ આપણે જોવાનું નહીં એ આપણે જોવાનું સાધો માણસ શું કરે છે આપણે જોવાનું નહીં આપણે તો આપણું ચોખ્ખું રાખવું એટલે ન્યાય છે તે પછી આપણને વાંધો નહીં આવે એ એના કપડા છે સામાન્ય ચિંતા છોડ્યો સામાન્ય ચિંતા છોડી રાખજો તરપાર જ નહીં આવે આપણે કેટલી વાર વિચાર કરે છે તો પણ આપણે કેટલી વાર વિચાર કરીએ કે સામા કોઈ માણસને દુઃખ નથી આપવું છતાં અપાઈ જાય છે હા અપાઈ જાય તો આપણે દુઃખ અપાઈ જાય આપણે કોઈ ગુસ્સા થી બોલાય છે આપણે કોઈ મોટું આપડે કઈ કે તો અઘરી ન થતો હોય તો આપણે પાછું કોઈ આપણે ગુસ્સાથી બોલાઈ જાય એનો વાંધો નહીં એ તો હપ્તાથી વગર લેવું શું ફક્ત વિષયની બાબતનું સુખ આપવું નહીં કોઈને અને એ સુખ ખોરતા હોય એ ખોરતા હોય ત્યારે ભલે દુઃખ થાય શું કહ્યું ભલે દુઃખ થાય પણ આપણે આપણે એમાં બ્રહ્મચર્યમાં જ રહેવું શું કહ્યું દાદા આપેલા બ્રહ્મચર્યમાં શું લખે છે એના બ્રહ્મચર્ય સમજણ પડી છે આપણે છોકરાને દાદા છે ને <laughs> એના કરતા રેતા તો ને આવડો બાપો અને પછી આમાં હાથ ફેરે ફેરે કરવા ચાલે બાબા આગળ દસ બધો બહુ નથી ને હું તો પૂંછારી છું બાબો એ છું નથી બાબુ શાંતિ ત્યાં ચામડી કાઢી લીધેલી એવો દેશ દેખાય તરત જ કપડા આ કપડા ના હોય પેલો નેકેડ દેખાય પેલો તદ્દન નાગો દેશ દેખાય બીજી વખત ચામડી વગર દેખાય અને ત્રીજી વખત કાપીને મેં અતડ્યા બતડ્યા દેખાય આ ત્રણે એટા ટાઈમ દેખાય બે બે સેકન્ડમાં એટલે પછી વૈરાગ થાય કે ના થાય ચામડી વગર દેહ લાગે તો વૈરાગ આવે ને આવે એક કેતો હતો મને બહુ વિષય છે મને બહુ વિષય છે મારી બહુ જેવું છે મને તો ગમતું નહીં એના આગળ મેં કહું આટલી દાજી ગઈ હોય બહુ અને આવડા આવડા પોલ્લા થયા પછી પરું નીકળતું હોય પરું તો એ જોવાનું મન થાય છે તને એ મન ના ગમે તમે તો ચાટવાનું કેતો બહુ ચાટી જશે ના એ જ છે નહીં માલ ભર્યો હાથ ભર્યું છે આ તો રેશમી ચાદરે બાંધેલું મઉ ઝાયકલ હોય એ બધું રેશમી ચાદર બાંધેલું છે આ ચાદર કેવી દેખાય છે રેશમી ચાદર ની મહી શું નીકળે નીકળે અને અહીં આત્મા રહેલો ભગવાન આત્મા રહેલો આ બધાની અંદર ભગવાન આત્મા રહેલો એનું રિયલાઇઝ કરી લેવું જોઈએ ફર્સ્ટ રિયલાઇઝ થાય સેલ્ફ આ તો મોહ માં બધું ભૂલી જાય ચામડી વગર દેશ દેખાય ખરો હવે દેખાય છે ને કે નહીં દેખાય દેખાશે એ છોકરા કાયમ ફ્રી વિઝન આપેલા છે ને બધા એને પૂછે તારે જયારે કે ફ્રી તરત જ દેખાતું એને આપેલા છે ને તે માણસ ને શું ગજુ બિચારા આ વાતો બધી તને હેલ્પ કશું કરે વખત બગડે ટાઈમ નથી બગડતો તને હેલ્પ કરે છે કઈ દાદા આપણે ઘણી વાર કહીએ કે ફાઇલ નો સંભવે નિકાલ કરવો ફ્રેન્ડ્સ મળીએ ત્યારે એવું કહીએ પણ સિન્સિયરલી નથી કહેવાતું કે ઘણી વાર આપણે દાદાની આજ્ઞા જે ફાઇલો નો સંભાળ નિકાલ કરવો જોઈએ એ પણ કરીએ આપણે બોલીએ પણ સિન્સિયર ફ્રેન્ડો ની સાથે રહેવાતું નથી પણ ફ્રેન્ડ્સ ની સાથે દાદા આપણે કહીએ ને કે બહુ મોહ ન રાખવો દોસ્તારો સાથે બહુ મોહ નહીં રાખવાની જે આપણે ના પાડી છે ફ્રેન્ડો સાથે વાત કરું છું સખો નહીં બંને રીતે બંને રીતે બંને મુચારો હોઉં બંને બધા ફ્રેન્ડ એટલે ગર્લ્સ કે બોયઝ કોઈ બી તો એની જોડે આપણે સંભાવે એની જોડે રહેવાનું આપણે અને તે તારે જોયા કરવાનું કે મલ્લિકા શું કરી રહી છે તારી જાગૃતિ રહી જાય મલ્લિકા શું કરી તમે કોચ ભાન ના ભૂલી જવું જોઈએ જેને બ્રહ્મચર્ય છે જેને મોક્ષ જોઈએ છે તેને સ્ત્રીઓ પુરુષો ના પરિચય ઓછામાં ઓછો કરવો શું કહ્યું ના છૂટકે જયારે મોક્ષે જવું છે અને એટલી કાળજી લેવી જોઈએ એ તને લાગે છે કે નહીં લાગતું તને કેમ લાગે છે લેવી જોઈએ કેમ મોક્ષે જવું નથી હમણે ચાલે એવું છે જવું છે તો પછી આ મસ્તી છોકરી પણ બેનપણી હોય એમની સાથે પણ એમ કે આપણે ભેગા થઈએ તો કોઈ પર બહુ અટેચમેન્ટ એટેચમેન્ટ થઈ જાય છે બહેનો સાથે પણ એનો વાંધો નથી એનો વાંધો નથી એ હું તમને આશીર્વાદ આપી જતો રહ્યો વાંધો પેલો છે આ એટેચમેન્ટ ગણાય નહીં એટેચમેન્ટ પેલા કહેવાય નીકાળી જ્ઞાન પછી એટેચમેન્ટ ડિટેચમેન્ટ ત્યાં આગળ બધું સીધા રહેવું છે શું કહે આનો વાંધો રેવા છે ને આનંદ માં રેવા છે ને રેવા છે રેવાય છે હા રહે છે ને સાહેબ દાદા કેટલો વખત યાદ રહે ઘણી વાર એમ જયારે એન મેરે આયા કરે ને પેલા ભાઈ ને એનભાઈ તમને દરરોજ કારણ દાદા રક્ષા કરશે કે તમે અહીંથી ગયા આપડે ટુર માં ત્યાર પછી બહુ મિસ કર્યા તમને હા બરોબર કરું છું કરું બેન આવે તને હું બહુ યાદ તો આવે તને નથી આવતો કદાડે બહુ નહી યાદ કે તને આખો દાડો યાદ આવે આખો દાડો યાદ આવે પછી આપડી પર પછી રક્ષા રહી આપણને શું આપણને જ્યાં હોય ત્યાં બતાવે કોઈ બતાવનાર જોઈએ કે ના જોઈએ તો એ ભીખ માગનારા ના હોય તેનું કામ ભીખ માગે એને શું કરવાનું એને બતાવે છે એ પાછો ભીખ માગીને કહું ભિખારો બતાવે તે શું કામનું ભીખ માગનારો બતાવે શું કામનું તમને રક્ષા કરે but he something some favour from you again Dada says he's give you everything, but he doesn't ask anything in return. સમજ પડે તને એમ ભીખ મટી નહીં આપડી જયારે ભીખ મટાડે જેની ભીખ મટી કહેવાય જે નિરંતર આનંદ માં રહેતા હોય જેને ત્યાં છે તે ટેન્શન બિલકુલ રહિત દશા છે ટેન્શન રહિત ટેન્શન વાળું મળવું ખબર પડે તને ઓળખાય ખબર કે ટેન્શન વાળો મળું ટેન્શન વાળું ખબર ના પડે If you get તો ખબર પડે અમારું ટેન્શન રહે જ ટેન્શન ગારો પડે માથમાં ટેન્શન ના જેલમાં બેલ દેતો ના થાય કારણ જે થાય છે ને તે મારો હિસાબ જ છે પોતાના હિસાબ વગર કશું નવું નવું થતું નથી તમને સમજાઈ ગયું તમારો હિસાબ જ છે એવું દાદા સમજાય પણ પાછું હટી લડે થઈ ગયું પાછું હટી જાય ત્યારે ત્યારે થાય ત્યારે ભૂલી જવાય પેલા જેવું લડતા નથી ને પેલા બહુ લડતા ને પણ તો બી હજી ભૂલી જવાય જયારે સ્વભાવ આકરો ને બહુ ફેરફાર થયો બાર મહિના ફર્યા બહુ ફેરફાર થઈ ગયો બહુ ફેરફાર થયો ને પછી પેલા ચીમડી પુના વાળા નથી આવ્યા કે ડોલર આપું તો અમારે ભૂખ્યો હોય દુખી હોય તારે લેવા આવે ને શું હોય તારે હું બેન કહે છે કે દાદા આખો દિવસ યાદ રહે છે ખરા પણ આજ્ઞા પાડવામાં એમ કે તકલીફ પડે છે કચાશ બેન કે છે દાદા એમને ફટકી જાય ને પછી એમ થાય ચરણ વિધિ નથી બોલવી અસીમ જય કા નથી બોલવા કઈ નથી બોલવું એમ કે છે ફટકી જાય ત્યારે એવું થાય કે હવે ચરણ વિધિ નથી બોલવી અસમ અસીમ જય જયકાર નથી બોલવા કઈ કરવું નથી એવું થાય છે આપડે પછી પાછું બોલવા એવું કે પછી પછી તમે મળો પછી પાછું થાય કે હવે બોલવું તમે મળો પછી એવું થાય કે પાછું બોલવું દાદા આખો દાડો રે એવું રાખજો ને આખો દાડો એક સેકન્ડ પણ ભૂલાય ને એવું રાખજો દાદા અમારે ગુરુ પૂર્ણિમા માં આવવું હતું ને તો પછી ન આવવાનું તો દાદા સેકન્ડ ના ભૂલાય તો બધા કરબો બરમો ચોટશે નહીં ભૂલીબેન કેટલા વખત યાદ રહે કાયમ રહે છે કાયમ છોકરો રહે કાયમ કે હું રહું ના તમે પણ રહી તમે રહો એમ નટુબે નહી ધણી ના રે એ થોડા ઘણા રે ને <laughs> દાદા આખો દાડો રે એ જ ખરું દાદા નું જ ધણી ને જમાયા ને કામ પર મોકલ્યા કે આમ કરી આવો કે તમે શું કહો માજી ને રહેશે કે તમને હું રહે દાદા યાદ તમને દાદા હા હવે જાય ને ઘેર બેઠા ને પાછી ઘેર પધરામણી કરી પાછ જમાડ્યા ઘેર હવે જાય કે ના જાય આવે તો બે દિવસ સુધી તો હોય કે પૂછી બધાને હોય તારે એકલી ના હોય નહીં ને પૂર્વ કેટલા ફોન કર્યા છે ત્યારે આ દાદા ભેગા ત્યારે આ પગ દબાવવાનો મળે ઇન્ડિયામાં તને ગમે તું ત્યાં ગઈ હતી ત્યાં એના જેવું ના લાગે અહીં સરસ ચોખ્ખું ને હે તારા માણસો જોડે ગમે તો તને બાબાનો જન્મ કેનેડા થયો હતો ભાઈ હા એ ઠંડી પડી ગઈ આ કંકા બંકા ને ના હા એવું તારે ગોપાલબેન તેદારે દેખાતા ક્યાં દેખાય હા દાદાજી જો ને હા પેલા તેદાતા ગોંધગઢ ના નશામાં હતા ત્યારે ગેલન છે કોરબે આપડે પેલા ભાઈ ને પહેલી મોડેલ એમની આવે આપડે કેટલી રૂમ ની છે મજા કરવી છે પૈસા પૈસા હોય તો મજા કરવી છે એમ કે છે ભાઈ કેતી હતી અમે તો સારું કર્યું અમારે તો પધારો કે છે દાદાજી ને મજા એકાદ દિવસ આવો ને એકાદ દિવસ આવો એમ કે છે બસ થઈ જાય હા પણ ચિત્ત કેમ આગું જાય ચિત્ત ચિત્ત કેમ આગો પાછું થાય એ તો બધું આગો પાછું તો પહેલાનું જે છે એ રેટ થઈ જાય બીજું કઈ મને વસ થાય વસ નો અર્થ એવો નહીં કે વિચાર ના કરે વિચાર કરે પણ તે વ્યસ એટલે શું કે આપડે એને જોયા કરવાનું આપણે એને લેવા દેવા ના રહ્યું એનું નંબર એનો વાંધો નથી પણ દાદા ચિત્ત માર ખવડાવે એવો ભય રે ના ના એ કશું એવું કશું માર ખવડાવે ખોટો ભાઈ રે ચિત્ત ઉડતું સિદ્ધ થઈ ગયું આજે જૂનું છે અશુદ્ધ છે એટલું અહીંયા આગળ દોડધામ કર્યા કરે આપડે એ મોટલ બધી આવે ફરવાની જગ્યાએ બેઠું હોય ત્યાંથી આવે એ મન જતું નથી ચીજ જાય છે ચીજ જાય મન ની મન જ રાખે વાંદરા દાદા હવે ભારત ના ટુકડા થશે ખરા પાછા એમ કે હવે ભારતના ટુકડા થશે ખરા પાછા ભારતના ટુકડા હિન્દુસ્તાન આપણા હિન્દુસ્તાન ને કે હવે ટુકડા થશે ખરા કશું થવાનું નથી હરકત નહીં રાખવાની ટાઈમ બઉ સરસ આવી રહ્યો છે હમણાં આ જરા ફટાકડા ફૂટી જાય ને દાદા અડધા વાર પછી બહુ સરસ દાદા એ ફટાકડા માં કેટલી વસ્તી રહે અડધી રસી રહે છે પણ અડધી રહેવાની ને અત્યારે પંજાબ માં બહુ તોફાન છે ને એ લોકો ને જુદું કરવું છે ને પંજાબ માં પંજાબ માં બહુ તોફાન છે એ લોકો ને નાના નાના તાલુકામાં હોય એક એક મહિનો કરફ્યુ કયો દાદા નાના નાના તાલુકામાં એક એક મહિનો કરફ્યુ મૂકેલો અત્યારે ત્યાં ઇન્ડિયામાં અઢી વસ્તી સાફ થવાની તેમને એમ થોડી થઈ જવાની કેમ દાદાજી સિત્તેર એ જ ને પછી દાદાજી શું આવશે કયો યુગ ના યુગ તો કલયુગ પણ માં કલયુગમાં ઊંચો સત્યુગ નો ભાગ આવે છે કેટલા વર્ષ એ હજારો વર્ષ સુધી ચાલશે કળિયુગ ની અંદર સતયુગ નો ભાગ આવે છે હજારો વર્ષો ચાલશે પછી ઉતરતો જશે એમ ડાઉન થતો થતો આવ્યા કરે દાદાજી એને કયું યુગ કહેવામાં આવે કળિયુગ ને સતયુગ ને હાથે સંગમ યુગ સંગમ યુગ કહેવામાં આવે ના ના આપડે ગુરુ ની મહાદશા થશે ને તેમાં અંતરદશા શનિ શુક્ર ની હોય બધી એવી આંતરદશા કળિયુગમાં અંતરદશા અંતરયુગ દાદાજી તે ટાઈમે આર્ય આપણી આ પૃથ્વી આ ભરત ક્ષેત્ર પરથી મોક્ષ ખરો મોક્ષ નહીં મોક્ષ તો ઉડી જ ગયેલો એસી હજાર વર્ષ સુધી નહીં આપડા ભરત ક્ષેત્ર પર હા એસી હજાર વર્ષ સુધી નહીં એટલે અહીંથી ત્યાં જવું પડે મોક્ષ માં જનાર અહીંથી ભગવાન ત્યાં જાય ને ત્યાંથી જતા રહે મને હાથે રાખજો દાદાજી મને એક ને પણ આ બધા ને હાથે લઈ જજો લઈ જવાના કોઈ ભૂલીબેન એમ પૂછે છે કે સિમંદર સ્વામી ને પેલા ટપકા શા માટે હાના છે એમ કે અને શ્રીમંત સ્વામી જે આ ટપકા છે ને એ સાના છે બધા ગળામાં છે